<laughs> તમારી વાતોથી કઈ સાતા વળતી હોય તો એમ લાગે કે જ્ઞાની પુરુષ છે તમારી વાતોથી કઈ સાતા વળતી હોય તો એમ લાગે કે જ્ઞાની પુરુષ છે બીજું કયું લક્ષણ તમારી વાતો તો જણે એ સાતા તમે વર્તે છો ને પણ ખરી એક્ઝેક્ટનેસ શું છે અમારી વ્યાધિ વાણી સાદવાદ વાણી છે ને પ્રત્યક્ષ સરસ્વતી છે શું છે પ્રત્યક્ષ કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એવી અમારી સાદવાદ વાણી છે શું છે સાદવાદ વાણી ત્યારથી સાંભળે ને ત્યારથી જ કલ્યાણ થઈ ગયું શું કહ્યું સમજીભાઈ ને અહીં એક નગર છે શહેરમાં પેલા તેલદાડ આવ્યા હતા જેઠ આવ્યા હતા એમના પિતાશ્રી મારવાડી જેઠ છે સિત્તેર વર્ષના છે તો આપણે દેરાસરમાં દર્શન કરવા ગયા હતા ને એવું દિગંબર દિગંબરી દેરાસરમાં ખરો દર્શન કરવા ગયેલા બધા મહાત્માઓ પછી બહાર નીકળતી વખતે ગાતા ગાતા ગાતા નીકળ્યા હતા મેં કહ્યું મેં ગામમાં સ્ટેટમાં કોઈ નગર શેઠ કોઈ છે અહીંયા ગામમાં મારવાડી ટકા શેઠ છે કે મારવાડી છે મોટા શેઠ છે સૌથી તમે કહો આપણે એમને તમે હેડો ટકા આપણે જાણતા નથી ઓળખતા નથી લોકો આપણે ઓળખાણ શું જોઈએ આ બધું આ તો દાદાનું જ છે ને આ દુનિયા તો બધી દાદાની છે ને આ દુનિયામાં આ તો લોકો જીવે તો સુધી આ જીવડા બધા જીવે તો સુધી પછી બીજો બીજું જીવ ના હપે આ જેમ ખેતરો હપે છે ને આ ભાડા ભાડા મકાન હપે છે ને એવું આ ભાડું આજ કહેવાય બધા સમજો ને તે મૂળ તો અમારું જ છે ને કહ્યું માટે હેરાન આપણે ઓળખાણનું શું કામ છે કહ્યું તે બધા ઉપર ચડ્યા ચાર એક સિત્તોતેર આપડે કોઈ જમણ હોય બહુ સારું જમણ કરેલું હોય જેના જમતે કરે ટેસ્ટ વધારે ખાધું પછી સરફણામણ થાય એવું શબ્દ સમજે તો તને શું કહ્યું એન્ડર ગમે છે બધાને એ જ ગમે બધાને બધાને જ ગમે પણ એ એન્ડર સુખ છે એવું લોકો જાણતા નથી કે એન્ડર સુખ એટલે પણ જાણે છે આ જે સુખ છે આને એન્ડલેસ બનાવવાનું છે એવું જાણે છે હવે આ બધા આ જે વાંખે દેખાય છે કોને સંભળાય છે જીભે ચખાય છે નાકે સુંઘાય છે આ સ્પર્શ કરાય છે એ બધું all relative are temporary adjustment તને સમજાવી વાત જો all these relative are temporary adjustment and you are permanent તારે પોતાને અંદર શું જ જોઈએ તારે પોતાનો સ્વભાવ છે અંદર સુખ આવે અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ શું નામ તારું રોહિત રોહિત રોહિત એ ખરેખર રોહિત છો ખરેખર રોહિત છો ખરેખર રોહિત નામ છે ખરેખર હું ક્યાંથી જાઉં by relative viewpoint view તો હોય છે બાય રિયલ વ્યૂ પોઈન્ટ કોણ છે આઈ ડોન્ટ નો ખબર બિલકુલ જાણ જાણતો નથી હમણાં તમને પૂછવું તો ખરું એટલે રિયલ વ્યૂ પોઈન્ટ હું કોણ છું by relative viewpoint you are right is correct by પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ના પરમેનન્ટ હોય હમણાં હોય તો શું જાણ કરું હમણાં પણ હું રોહિત જ છું ને એમ relative point by relative only તમે કહો છો માટે સાંભળવા આવ્યો તમે કહો રહેવાના છે દેશમાં પાંચ છ અઠવાડિયા પાંચ છ અઠવાડિયા છે ત્યાં મુંબઈ ઉપર બસ એટલે ધૂંધળામાંથી ધૂંધળું દેખાય શું દેખાવું એટલે અમે તને કરેક્ટ એડજસ્ટમેન્ટ કરી આપીએ બધું શું દેખાવું જોઈએ હા શું દેખાવું જોઈએ તે દેખાડી છે તમે રિયલ રિયલ વસ્તુ દેખાવી જોઈએ આ બધું આ તો રિલેટિવ દેખાય છે ઓલ રીલ આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ રિયલ વસ્તુ દેખાય છે અને રિયલ વસ્તુ દેખાય પોતાની રિયાલિટી ઉત્પન્ન થાય આ દૂધની કેરી ફર્સ્ટ ક્લાસ ઉપરથી દેખાતી હોય લાયા પછી કાપ્યા પછી મોડું બગડી જાય એવું નથી બંધ કાઢે નીકળે તો આપણે તો ઉપર જ રેડ લાવીએ દરેક વસ્તુ પછી મહીસું નીકળ્યું પછી ફજેતા ઢેર ફજેતા ઘણો ખરો ઘણો ખરો આ હીરાની એમાં મને ઊંઘ રાતે ઊંઘ ના એટલે હીરાની મીઠી આવે ને એમાં દાડો વારે નહીં અને વહુ એક ને બદલે બે ચાલ આવે તો એક બીજી હવે ચાલ આવે એટલે ઊંઘ આવે એટલે બીજો લીધો ઉજારો થાય થોડો સંતોષ તો થાય છે થોડો સંતોષ તો થાય છે ને થોડો સંતોષ છે કેટલો થાય છે સંતોષ એ સંતોષ જે થાય છે ને આપણે નક્કી કર્યું કે આ ગાડીએ જવું છે તો ગાડી મને સંતોષ થાય છે તો ગાડીએ જવાનું નક્કી જ ના કર્યું હશે સંતોષ થાય જ નહીં આ તો સંતોષ આપણે ઉભો કરેલી વસ્તુ છે આ તો સાયકોલોજી ઇફેક્ટ છે ખાલી બીજી કશું છે તમે કહો છો ને સાયન્સ સાયન્સ વિના તો આપણે આગળ વધ્યા આ ઉપર હું પીવું છું તે મને સંતોષ થાય ને બીજાને આપણે પહીએ તો માથું ચડે એટલે વસ્તુ સાચી નથી તમે આપણે જે સાયન્સ છે તમે બધા આપણું સાયન્સ છે સાયન્સ ની તો જરૂર છે એટલે તો આપડે આગળ વધ્યા છે આ બધું સાયન્સ છે એમ તમે કહો છો તો આ સાયન્સ લઈને તો આગળ વધ્યા છીએ હા આ સાયન્સ તો બાહ્ય સાયન્સ છે બાહ્ય વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન વાત તો બાહ્ય વિજ્ઞાન વિજ્ઞાન બે પ્રકારનું એક બાહ્ય વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન એમાં સુખ એ ટેમ્પરરી સુખ હોય પણ એને પોતાને ભય ફિયર બીજી બહુ જાતની લાગણીઓ રહ્યા કરે એમાં ટેમ્પરરી સુખ લાગે પણ ભય ફિયર બધા બીજા બધી લાગણીઓ પુષ્ટ કરે છે અને જયારે સાચું સુખ જોયું હોય ત્યારે ભય કોઈ પણ પ્રકારનો ના લાગે બધી લાગણીઓ ના હોય કારણ પોતાના પોતે નિર્ભય છે પોતે છે નિર્ભય પણ એનું ભાન નથી પોતાને પોતાને પોતે જે છે એવું તો ભાન હોવું જોઈએ ના હોવું જોઈએ પોતે જે છે નિરંજન છે તો નિરંજન નું ભાન હોવું જોઈએ ના હોવું જોઈએ કે એમને નામથી નિરંજન નામથી ચાલે નહીં પોતાને ખબર હોય પોતાના ગુણ કેવા પોતાને ખબર હોય ને પોતાના ગુણ કેવા હોય પોતાને ખબર હોય ને પોતાના ગુણ કેવા હોય ના એ પોતાને કોઈને ખબર ના હોય એવો એક પણ માણસ નથી જ્યારે પોતાના ગુણની ખબર હોય કે જે પોતાના ગુણ કહે છે ને એ પારકાના ગુણ છે તારા જેટલા અત્યારે ગુણ તમે દેખાય છે એ એ આરોપિત ગુણ છે તારા નથી છતાં તું કહું મારા છે એના આરોપિત ગુણ છે મારા ખરાબ છે થોડા સારા એ ગોટિયું મારા થોડા ખરાબે છે ને સારા છે બંને ખોટી વાત છે એ બંને વાત ખોટી છે એ કલ્ચર છે કલ્ચર વાત સારા ગુણ નહીં સારા ગુણ તો અવાજ રખના છે તું તો હું નહીં એ જોયા જ નથી તે જાણ્યો જ નથી કોઈ ગુણ ત્યાં જાણ્યો નથી તારા તમે કહો છો એ કોઈ જાણ્યો નથી લોકોએ જાણ્યો નથી એ જાણવા માટે તો બધા લોકો આવે છે કારણ કે એન્ડર સુખ જોઈએ છે આ સુખ જોઈતું નથી તારા સુખ આ જે સુખ છે ને અત્યારે ગુણો છે ને એ તો રોહિતના ગુણો તારા ગુણો નહીં રોહિતના રોહિત અને સુખ એ જુદા છો આ શરીરમાં તું જુદો છું અને રોહિત જુદો છે મને દેવ દેખાય છે રોહિત દેખાય છે દેખાય છે તો તું ખરેખર કોણ છું રિયલિસ્ટિકલી કોણ છું એનું ડિસિઝન લેવું જોઈએ હવે આ વિધિ છે અને મેં તાંબુ પણ હોય છે અને સોનું બે વિસ્તર હોય છે એવું તું જાણો છો છતાં લોકો એને શું કહે છે આ સોનાની છે ભાઈ તાંબુ છે છતાં લોકો શું કહે છે જ્યારે વધુ ભાગ ગુનાનો છે એટલે લોકો ગુનાની એની વિધિ કહે છે એવી રીતે આ મેં આત્મા છે અને પોતે છે અને આ બીજું વરગાર છે એને બધાના શું કરું હું જ છું આ એટલે બેનું ડિવિઝન કરી નાખવું પડે આમ લીટીમાં થોડું અને તાંબુ બે જુદું પાડી આવે અને પછી સોનું સોનાના રૂપમાં આવે તો એને કાટ પાટ પછી ચડે સોનાના ગુણધર્મ જુદા છે તાંબાના ગુણધર્મ જુદા એવું આ જે ગુણધર્મ છે તે આ બધા અનાથ પરિવારના ગુણધર્મ ભય લાગ્યા કરે હું મરી જઈશ એ આમ થશે મને આમ થશે તેમ થશે ઇન્કમ ટેક્સ કરશે બધી જાતના ક્રોધ માયા લોભ નિર્બળતાઓ તારણ છે કોઈ નિર્બળતા નિર્બળતા છે હા હા તો એ નિર્બળતા તારામાં ખરેખર રીતે સ્થિતિમાં નથી આ તારી માન્યતા ભ્રામક છે રિલેટિવ માન્ય ને રિલેટિવ ને ત્યાં રિયલ માની લીધું છે એટલે આ બધી ખરેખર રીતે નિર્બળતા નથી પણ તું ખરેખર રીતે તારું સેલ્ફનું રિયલાઇઝ થયું નથી સેલ્ફનું રિયલાઇઝ કરવું જોઈએ ના કરવું જોઈએ હે કરવું જોઈએ આ તું રોહિત એ સેલ્ફ નથી એટલે સેલ્ફનું રિયલાઇઝ કરવું જોઈએ આખા શરીરમાં કે હું ખરેખર જે દેખાય છે કર્મ એનું ફળ એવું એ જ મળી જાય છે અને જે દેખાતા નથી એવા કર્મ અંદર આ સ્થુલ કર્મ છે એનું ફળ એનું એ બની જશે સૂક્ષ્મ કર્મનું ફળ છે તે આવતા ભાવનું મળે છે સમજાય છે ફરી વખત સમજાવો હે ફરી વખત સમજાવો આ સ્થુલ કર્મ એટલે તને તને અત્યારે એકદમ ગુસ્સો આવ્યો તારે નથી લાગો છતાં આવે એવું બને ના બને હે એ ગુસ્સો આવ્યો એટલે એનું ફળ તને અહીંનું અહીં મળી જાય લોકો જવા દે ને એટલે અબજસ નું ફળ કે કોઈ ધોરે મારી દે પણ ફળ એનું અહીં મળી જાય ફૂલ કર્મ છે ગુસ્સો અને ગુસ્સો આવ્યો એની મેં આજનો તારો ભાવ છે કે આ ગુસ્સો કરવો જ જોઈએ તે આવતા બહુ હિસાબ અને તારો આજનો ભાવ છે ગુસ્સો ના કરવો જોઈએ તો છતાં થાય છે તે આવતા બહુ ખરાબ છે સમજાય છે એટલે સૂક્ષ્મ કર્મ સૂક્ષ્મ કર્મ છે એ આવતા ભગવું તારા મનમાં નક્કી હોય તો નથી કરવો ઝઘડા થાય છે તો તું આવતા ભાવ માટે બંધન ના રહ્યો આ ભાવ ભવનો તો તારે માર ખાવો પડશે સમજાય અને કોઈ માણસ કોઈને કોઈની ઉપર ગુસ્સો નહીં કરતો છતાં મનમાં કે છે આ લોકોની પર ગુસ્સા કરે તો સીધા થાય એવા છે આવતા આવતા બહુ પાસે ગુસ્સે કરે છે એટલે અંદરના સૂક્ષ્મ કર્મ છે અને આ સ્થૂલ કર્મ છે સ્થૂલ કર્મ માટે બિલકુલ બંધન નથી કોઈને સમજે તો તેથી આ સાયન્સ નવી રીતે મેં મૂક્યું છે આ સાયન્સ તેથી મેં નવી રીતે મૂક્યું છે અત્યાર સુધી થી બંધન છે એવું જગતને ઠસાઈ દીધું છે અને તેથી લોકો ભડેક ભડેક થાય છે હવે સ્ત્રી ઘરમાં સ્ત્રી હોય અને મનમાં એમ થાય કરે કે મોક્ષે જવું છે પણ આ સ્ત્રી જોડે છે શું થાય સ્ત્રી જોડે પરિણાશે સ્ત્રી નથી ધરતી તારા સૂક્ષ્મ કર્મ લડે છે શું કહ્યું આ તારા સ્થૂળ કર્મ કોઈ લડતા નથી એવું આ મેં ઓપન કર્યું નહીં તો ઓપન ના કર્યું ભડકા ભડકા ભડકા અધુંપો અધુંપો અધુંપો રે પેલા સાધુ કે છે અમે મોક્ષે જઈશું એટલે મારે તમે જીવિત જવાના છે કયું લાશ ના તમે મોક્ષે જવાના શું છોડવાનું છે જાણતા નથી તમે બધા સ્થૂળ ને છોડ્યું ભગવાન ફૂલ ને ઓછો દેખાય કોને સંભળાય એ છોડ્યું એ તો એ તો આ ભાવમાં ને એનું ફળ આ ભાવમાં જ મળે છે શું છે એટલે અમે આ સાયન્સ ચક્ર વિજ્ઞાન નું કેવું છે ને આ લોકોને ફેસિલિટી થઈ પડે ભાઈ કઈ બહેરી કઈ છોડીને નાસી જાય અને બહેરી છોડીને નાસી જાય ને આપણે મોક્ષ થાય એવું બને ખરું કોઈને દુઃખી થઈને આપણે કોઈને દુઃખ રહી અને આપણે મોક્ષ થાય એવું બને ખરું એટલે બહેરી છોકરાના ફરજો બધી બજાવો કશું શું કર્યું અને સ્ત્રી જે ખાવાનું જમવાનું આપે ને નિરાતે ખાવે એ છે જે સ્થૂળ સમજી જજો શું સ્થૂળની પાસે તમારો અભિપ્રાય એવો ના રહ્યો છે એટલા માટે મેં વાંચ્યું આપે છે પાંચ કે અભિપ્રાય એવો ના રહ્યો છે કે આ કરેક્ટ છે કરેક્ટ છે એવું ના હોય શું કહ્યું આ જે કરું છું કે ભોગવું છે કરેક્ટ છે એવું ના અભિપ્રાય એવો છે બસ એટલું જ તમારો અભિપ્રાય કર્યો બધું થઈ ગયું એટલે સરળ ને સીધું મૂક્યું છે આપણે નહીં તો કરોડો ઉપાય એબ્સોલ્યુટ થવાય એવું છે નહીં અને તદ્દન એબ્સોલ્યુટ થિયરી છે સમજાય ને સૂક્ષ્મ કર્મ કર્મ ને સ્થૂલ કર્મ હતી ગયા ને સ્થૂલ કર્મ તો આપણે કોકનું ગજરું કાપ્યું એ આપણે કાપ્યું એ સ્થૂલ કર્મ એનું ભય પોતે પકડી જઈએ કોતો અંદર પકડ્યા ને અંદર ભયની ફિયર આપણને હેરાન કર્યા જ કરે એનું ફળ તો અહીં મળી જાય એટલે માણસ સ્ત્રી પહેરેલો છે એ સ્ત્રી સહવાસ કરે તેનું ફળ અહીં અહીં મળી જાય શરીર નરમ પડી જાય આમ થઈ જાય તેમ થઈ જાય કરી પણ તે તો એનું ફળ અહીં અહીં મળી જાય છે પણ જે નવા સૂક્ષ્મ કર્મ બતાવે છે તેનું ફળ આવતો મળે અને બીજા સૂક્ષ્મ કર્મની ચિંતા નથી હું છું રોહિત છું એ જ કર્મ બંધાય હું રોહિત છું એને રિયલિસ્ટિક બોલવું એનું નામ જ કર્મ હું કોણ છું એટલું જ સંજોગતાથી કર્મ છૂટ્યો કરતા મીટે તો છૂટે કર્મ શું કહ્યું તું કરું છું એવું કામ છે આ બધું એ તો બહુ આ તું કરતા નહીં આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી જેને ઠંડા જવાની સ્વતંત્ર શક્તિ હોય મહાવીર કરનાર બીજો ભોગ છે ભગવાન નથી લોકો પોતાને નથી ભગવાન માથે આરોપ કરે છે ભગવાન કર્યું ભગવાન જો આવું કરતા હોય તો પેલા લોકો કહે છે અમને ભગવાન પ્રેરણા કરે છે ભગવાન તે પ્રેરણા કરતા જ કરે એટલે પ્રેરણા પ્રેરણા કરશું ભગવાન આમાં હાથ જ નથી આવો અબ્જક્તિ આ બાબતમાં ભગવાન હાથ ગાલે એવા નથી ઉચ્ચે બધું બધું સાયન્સ પુનર્જન્મ એ બધું શું છે કે આપણે જન્મ થાય છે ને બાળકનો જન્મ થાય છે ત્યારથી એની મન વર્તન કયા ઇફેક્ટિવ છે ઇફેક્ટિવ આ બધે બહાર એવું ઢોકી બેસાડી છે મળેલા ગણેલા આજે સગુંબી જોડે ચર્ચા થઈ થોડી માણસ માંથી માણસ જ થવાના ને માણસ માંથી માણસ થવાના એનો એ તો માસ એવું બહાર આ એક એવું ગાળી દીધું છે ના પણ એ પોતાની સમજમાં ભૂલ છે બાકી એક સ્ત્રી એક માણસ કે પેટે માણસ જ જન્મે ત્યાં કઈ ગધેડું ના જન્મે પણ એ એમ સમજી બેઠો છે કે આપણે હવે મરી જઈશું તો માણસ એટલે તારા વિચાર તો ગધેડાના છે અને પછી માણસ તો જીવ થવાનો છે તને વિચાર આવે છે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં અણહકનું ભોગવી લેવાનો વિચાર આવે છે અણહકનો ભોગવી લેવાનો ખરાબ વિચાર આવે છે એ વિચારો થઈ જાય છે પોતાની ગતિમાં તમે સમજાય છે ને પાછલી વિચારો હોય છે નથી હોતા લોકોને પાછળતાના વિચારો હોય નહીં હોતા એ પછી એને એવું લઈ જાય સજ્જનતાના વિચાર હોય તો એ મને મનસમાં આવે સુપર હ્યુમનના વિચાર હોય તો દેવ ગતિ બોલાય સુપર હ્યુમનના વિચાર એટલે શું કે તું નથી ઉપર ઉપકાર કરું મામા ઉપર મામા મામા સાહેબ આગળ ઉપકાર કરું છતાં નથુબેન તારે કામ કરે તો એ અપકાર કરે તારી પર છતાં ફરી વાર થશે કે તારે માણસ ઉપકાર કરું ઉપકારી સ્વભાવ છોડું નહીં એમનો અપકારી સ્વભાવ છોડે નહીં તો છે હું સમજી દઉં કે આ દેવલોકન માટે લાયક છે હું તો તમારા વ્યવહાર પછી સમજી દઉં તમે કયા કયા લોકો જવાના આપડે આ હિસાબ જ છે શું વિચારો આપડે ચાલી રહ્યા છે ઘટમાં તેના પર આધાર છે બાકી બહારના ક્રિયા કરતો હોય તે ઉપરથી આધાર નથી આખો દાડો દાન આધાર કરે જાત જાતનો અને મંદિરોમાં પૂજાઓ કરાવે દાન આપ્યા કરે ગરીબ અંદર આપે કપડાં આપે અને મહી વિચાર કોનું લઈ લઉં કોનું પડાવી લઉં ક્યાંથી ભેળું કરું એ આવતા ભાવમાં જાણવા તમારો ભગવાન આપે આ દોન આપણે તેનું ફરતા એનું અહીં બોલી દેવાનું કે અહીં લોકો દસ બોલે કે બહુ સારા છે બહુ સારા છે દસ બોલે કે ના બોલે તથા દસ બોલે એટલે આ કર્મ ની થિયરી બહાર પાડી નથી લોકો સમજી શક્યા નથી એટલે આ સ્થૂલ કર્મને જ લોકો કર્મ કરે છે પ્રતિક્રમણ કર્યું ઓઘામાં એક કર્યું મેર કુવામાં એ તો અહીં તને દસ વર્ષ છે એમાં આવતા ભાવે શું લેવા દેવા ભગવાન એવી કાથી માં નથી તારા આવા બોલને ચાલવા દે મય સમાય કરતો હોય બાર સમાય ના હોય તો એનું ચાલે સમજ્યા તમે સમજાય તો પડી ને અને બહાર આમ ઠઠાવા લઈને બેઠો હોય સમાય કરતો તેનો જજ અહીં લોકો આપે તો બહારના ઠઠારા તો ચાલે એવા નથી સ્થૂળ કર્મ અને છે એ ડિસ્ચાર્જ કર્મ છે કેવા છે ડિસ્ચાર્જ સમજણ ના પડી એમ આ બેટરી હોય છે તેને ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ થયા કરે ના થયા કરે આપણે ના કરીએ તો થયા જ કરે ને એવી રીતે આ ડિસ્ચાર્જ કરવો છે કેવા છે અને બીજા નવા ચાર્જ થઈ રહ્યા છે ત્યાં બહુમાં જે ચાર્જ થઈ રહ્યા છે આવતા બહુ ડિસ્ચાર્જ થયા કરે છે ગયા આવતાની બેટરી ઉતરે છે ડિસ્ચાર્જ થયા કરે એક મનની બેટરી એક માણીની બેટરી અને આ ની બેટરી ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરશે નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે આ વાણી આ બોલું છું ને તો તને એમ લાગે કે હું બોલું જેવું લાગે પણ આ રેકર્ડ બોલી રહી છે આ ડિસ્ચાર્જ થાય છે મન વાણીની બેટરી ટેપ ટેપ રેકર્ડ થઈ ગઈ છે ને તે આ ડિસ્ચાર્જ થાય છે હું બોલતો જ નથી આખું જગત એ બધાને મેં કેવું વાત કરી કેવું બોલ્યો આમ એ બધા આરો વિકલ્પિત ભાગ છે ઇગોઇઝમ તમે ઇગોઇઝમ શબ્દ સમજો છો એ ઇગોઇઝમ જાય તો પછી બીજું કશું રહ્યું હે ઇગોઇઝમ જાય એટલે ખરાબ થઈ ગયું ઇગોઇઝમ એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે કારણ કે કરે છે બીજો અને પોતાને એવું એડજસ્ટમેન્ટ થાય હું જ કરું છું લાગે છે આ બધી આપણા સૂક્ષ્મ કર્મો કોમ્પ્યુટરમાં જાય છે એક વ્યસ્તી કોમ્પ્યુટર છે વ્યસ્તી આ સમસ્તી વ્યસ્તી કમ્પ્યુટર સમસ્તી કોમ્પ્યુટર હોય છે તેમાં આ વ્યસ્તીમાં સમસ્તીમાં જાય છે સમસ્તીમાંથી એની પછી આ કોમ્પ્યુટર કામ કર્યા છે કોઈ બાપો ઉપરી નથી કોઈ છે નહીં તારો ઉપરી કોઈ નથી બોસે નથી વગર કોમે બી ભરેક ભરેક ભરેક ભરેક ભરેક કરી ભગવાને એવું કરી નાખ્યું પોતે જ ભગવાન ભગવાન થવું જોઈએ અને સુધી ભર ના થાય એટલે ભગવાન ઉપરી માન ના જોઈએ જ્યાં સુધી ભર ના થાય ત્યાં ભગત રહેવું અને ભાન થયા પછી ભગત પડવું છૂટ્યું ગયું ભાન થયા પછી ભગત પડવું છૂટ્યું પોતે જ કોઈ બાપો એવું નથી એનો આ ગેરંટી આપું આ ભરે વધે કમની ભડક ભરે ભડક ભરે આમ કરી નાખશે તેમ કરી નાખશે ઇન્કમટેક્સ કરવા કરી નાખે પણ તે કરી નાખશે એના ધંધા કરી નાખશે નથી જરત કે તારે એ શું તારું કરી નાખવાના તારે તારે ભડકવાનું કોઈ કારણ નથી અને તારું વ્યવસ્થિત છે તને છોડવાનું નથી વ્યવસ્થિતમાં એક એવિડન્સ છે ઇન્કમટેક્સ વાળા ઇન્કમટેક્સ વાળા મુખત્યાર નથી વ્યવસ્થિતની શક્તિ છે આ કઈ હિંમત આવે મારી વાત થી કરે હા હિંમત આવી જાય બાપો એવું ઉપડી નથી ઉપરી હોય તો ઉપરી અહીં ઉપરી બનાવો તેને કરતા આપડે આપણે આ ઘરનું લાઈટને ઉપરી બનાવે તો ઘસિયાત બની રહે આ નથી ઉપરી કોઈ વગર તમે પોતે જ છે સ્વરૂપ જ્યાં સુધી નથી જાણતા ભગવાન ત્યાં સુધી ભગવાન આપણે ઉપરી તરીકે પણ કયા ભગવાન ઉપરી ઉપર વાળા નહીં મારી બેઠા નથી ખરી થિયરી મહી બેઠા છે અને ભગવાન એને નામ સુધાર પણ ગમે એના માટે પણ મહી બેઠેલાનું તપાસ કરે તો જ કામ થશે બહાર ઉપર ગપ્પો મારે કાગળો લખે વિનંતીઓ કરે શું વળે નહીં શાદી થઈ નથી થઈ ભાવે નહીં પડે પાડી આ છોકરો આવું કરે છે નિર્ણય પૂરો એવું કરે છે પણ અત્યારે ભાવ કરે ને એના ચોરી કરતા છોકરો હોય હવે એક બાજુ ભગવાને કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રકૃતિ છોડશે નહીં પ્રકૃતિ સ્વભાવ છે શું કે છે કરવાનું જેવું કર્યું હોય હવે એને માર માર કરીએ વગર તમને ધૂળ ધૂળ કરી એનો શો અર્થ છે કરવા જેવો છોડી એને કહે બસ ચોરી કરવામાં આવો નુકસાન છે આમ છે તેમ છે એના ભાવ ફેરવવાના શું ફેરવવાનું એના ભાવ સર એને મનમાં એમ થઈ જાય કે આ ખરાબ વસ્તુ છે આ ખરાબ વસ્તુ આ એ ખરાબ વસ્તુ છે એવું લાગવું જે હોય એવું ભાઈ એટલું જ માર માર કરવાથી આ લોકો મારી મારી મા બાપ ને કહેતા નથી આવડતું અને આ ગુણો કેમ ફેરવવા તે મા બાપ ને સર્ટિફિકેટ પાસ થયેલા નથી સર્ટિફિકેટ નથી અને મા બાપ થઈ ગયા છે એટલે પછી અરે અટકલ નથી આમ નથી તેમ નથી તું આમ કરું છું તેમ કરું છું એટલે પછી છોકરો જાણે કે એક્સેસ બોલે ને એટલે હંમેશા તમે એક્સેસ વધારે પડતું બોલો જે એને હેલ્થિંગ ના કરતું હોય એટલે શું કરે મનમાં મનમાં નક્કી કરે સ્વર્ગ બોલ્યા કરે આપણે એવું જ કરવાના આ વધારે ચોર બનાવ ચાલુ છે ચોર થયેલા છોકરાને મારે છે ધૂળે છે ને વધારે ચોર રીત જુદી છે એના ભાવ ફેરવવાના હું પણ પ્રેમ દેવી આ દેવી ચોરી કરતો હોય ને તો આમ આ દેવી ના આ તો તારી બા બૂમમાં બહુ બૂમ કરતી તો ભલે ને એ બુઆ બૂમ કરે પણ તું આમ આવી રીતે આ ચોરી કરી ને એ એનાથી આપણને દુઃખ થાય તારું તારે કદાચ ચોરી જાય તને સુખ લાગે એવું બધું સમજાવવા કે થિયરી સમજાવી પડે આપણે એને કહીએ કે તારે બધું ચાલી જશે સારું લાગે ના એટલે ખરાબ લાગે એવું આ બધા લોકો અમારે કેટલું દુઃખ થાય એવું બધી થિયરી આખી સમજાવી પડે ને એક બધાને સમજી જવું જોઈએ કે આ ખોટું છે તમે માર માર છો કરો તેનાથી તો લોકો હજી ચડ્યા છે તમે રમત રમત જોયા છીતડ્યા તમે એક પોતે ચડેલા ને એવું કાંક છોકરા નહીં ચડે આ તમે ફાધરને પગે લાગો છો આટલી ઉંમરે તો છોકરા તમને લાગે નહીં લાગતા બસ એ આ રીત છે રીત જ ફેરવવાની જે બીજી મોડે ઠોકા ઠોક કરવાનો આપણે ફરજા જેવું ઠોકા જોડે વાત કરે આપણે ભાગતી છે જનાવર છે આપણો ગરબ ના હોવો જોઈએ એક આંખમાં લાભ હોવો જોઈએ એક આંખમાં રમણ ના જોઈએ શું બીજી આંખે રમાડવા જોઈએ બીજી એક આંખે લાભ લાભ એટલા જ પૂરતો કે ઊંધે રસ્તે પાટે ના થઈ જાય જો ગાડી પર હોકર ખેતર સાધન રાખ કશું પડી જાય ત્યારે શું કરવું જો પણ સિગરેટનું પેકેટ જાય પેકેટ પડી જાય આપણે ફેંકીએ એ ગુનો કે જય સચિદાન પછી પૂજા સરળતા મળી ગયો છે જે કઈ પૂછવું પૂછીએ બેન આવી ગઈ કે આવી ગઈ તમે ઘરે આવી ગઈ ચાલો ભૂપેન્દ્ર દેવું આવ્યા છે તેને બદલે ઊંધું ચાલે તારા છોકરા એવું નહીં ચલાવું હા તું પહેલા નથી માટે શું થઈ ગયું તો ગરમ છોકરા એ તો વ્યવસ્થિત છે ને તો એક બુદ્ધિનું દીપ આવ્યું ત્યાર પછી બીજા બેઠા બેઠા કરે ના બેઠા કરે બુદ્ધિનું દીપ આવ્યું બેલો ગયો એટલે પોંદડે પોંદડે દૂધી દે એવું માણસો આપડે દૂધી એમ નથી બોલતી કે મારા દૂધી આપશે આપણા લોકો એટલું બોલે કે અમારા <laughs> આ બુદ્ધિનો દુરુપયોગ એટલે મનુષ્ય જાતિ નિરાશ્રિત કહેવાય પોતાની બુદ્ધિના ઉપર ખબર રહી એટલે નિરાશિત કહેવાય બીજા કોઈ જીવ બુદ્ધિ પર સબર નથી સદર નથી એટલે આશ્રિત કહેવાય એને દુઃખ ના હોય આમને દુઃખ બધું ઘણી જોઈ તારે જ આ જગતનો સ્વાદ ખરેખર માને આવે નહીં તો તમે નો સ્વાદ સમજાતો નથી ત્યાં ચાખેલી વરિષ્ઠ ત્યાં ત્યાં ક્યારે ચાખેલી મનુમાં તમારા મળ્યા પહેલા ઘણી ચાકરી ઘણી મુશ્કેલ ચાકેલી એ તારે ખૂબ મજા આવતી નહીં ઘણી ઘણી ઘણી ઘણી ચક્કરિયા ભરાટ બપા એમ એવું છે માછલી તળાય તેલમાં એમ રસલાટ અને લાઈફ કેમ કહેવાય મનુષ્ય કેવો હોય એની વાણી મનોહર હોય કેવી હોય આપણું મનનું હરણ કરી રહ્યું તે વાણી હોય જેના વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય એ બધું મનોહર હોય એને મનુષ્ય કહેવાય આ તો ઉલટું બોલે છે તે ઘડી આપણને કોણ બંધ કરી દેવા પડે સુભાષ પટના કહેવાય અને સ્વ ભગવાન ભગવાન ભગવાન તો એ શ્રદ્ધા બેઠી હવે શક્તિ ઉત્પન્ન થઈ જવા માટે સત્સંગ કરી વાળો શક્તિ એ થઈ જાય છે છે ને શક્તિ બધી આ ભડકાત કાળી ચાદર જ છે ચાદર ખોલીએ તો શું થાય એ ચાદર ની બાંકડી ખોલીએ શું દેખાય એ કાળી ચાદર કે દોરી ચાદર પણ ચાદર ખોલીએ શું દેખાય હે કાળી દેખાય અંદર તો હા એ તો હાડકા અને કચરો જ હોય દાદા પછી ધોય ચાદર હોય કે કાળી કાળી હોય અંદર તો એ જ માલ હોય અંદર એક જ જાતનો એ જ માલ હોય માલ એક આપણો હિન્દુ જૈનનો છોકરો પાછી છોકરી કઈ સારી જોઈ ગઈ છે તે મને પાછળ પડેલો કે મારે પડેલું સારું એટલે મને ના પડી છે આ તો દેખાય છે આખું જ ફર્સ્ટ ક્લાસ દેખાય છે આ ઉપર દેખાય ના પડી છે આપડી પછી સિરિન તો દમ કાઢી નાખે ને ભાઈ નામ સિરિન તો ઘરે દમ કાઢી નાખે એ એમને શોધે કારણ કે એમના દોત એવા મજબૂત થયા ખાટી જોડે ખાટું આપણા દોત ઢીલા આપણે આપણે ખાટું પોહાય નહીં આપણે આપણું આપણું ઘર આવે આપણો ક્વોલિટીની જે એમાં ફાયદો છે અઘર્યું રે કંઈનારા હોય દાદા કે પણ ફરીથી બરોબર ફરી વરિજ ના થાય એવું કરી આપીશ વરિજ ગ્રુપ કેવું વરિજ ગ્રુપ એટલે કોઈ વરી કરાવવા ફરે તો ના થાય પછી શું સ્વતંત્ર પણ શક્તિ આધાર એ પછી ધંધો કરે પછી પછી સગુ પેલા બધા ધંધા કરો ભણો પરિણામો વધો નથી અને પોહાય તો ચાર ભણો ને મારે શું તમને પોહાવું જોઈએ મળતી હોય તો મારું વિજ્ઞાન નહીં નડેવું મારા વિજ્ઞાન જો મારે આજ્ઞારો રાખો તો કશું નડેવું નથી સૂક્ષ્મકરણ ઉપર ના લઈ જશો શું કહ્યું સ્થૂલકરણ ને સ્થૂલ રાખજો અને સૂક્ષ્મકરણ ઉપર ત્યાં આગળ કોઈ બંધ કરી દેજો અને વખતે મન કૂદાકૂદ કરતું હોય સૂક્ષ્મકરણ ફેરા કરતું હોય તો આપણે એડજસ્ટ ના થશે એને જોયા કરજો જ્ઞાતા જ્ઞાય સંબંધ રાખજો છૂટતા શબ્દ શબ્દ નીકળી જાય અત્યાર સુધી તો હિન્દુસ્તાન દેશના લોકોને બધાને મુક્ત થવાની ઈચ્છા વિચાર નથી ગમતું આ સંસાર સહેજે ગમે નહીં ખારો દેવ જેવો સંસાર એક ગયડામાં હતા એ બહાર મોહ પાડતા હતા બર્યો આ સંસાર ખાવો દેવ જેવો તમે ગઈકાલે મારી નતો આજ ક્યાંથી ખાવો થઈ ગયો આ સિત્તેર વર્ષથી તરફથી ખાવા ના લાગ્યો ને કારણ કે છોકરે છોકરે ગાળો પડવા મળી તારા આવરણ ખસે ગાળો પડે ને આવરણ ખસે તારે એનો સ્વાદ એક્ઝેક્ટ છે તે આવે આ સંસ્થાનો જે સ્વાદ છે તે એક્ઝેક્ટ તારે આવે પેલું બ્યાણો ચડાય ચડાય કરે એટલે પછી તો આ આવે ને જયારે ગાળ ગોળ કરે એક્ઝેક્ટ સરાઈ જાય મારે બાકી ગઈ કાયમ માટે કારો જ છે આ તો તમે મેળો છેડે છે આવો બા આવો બા એટલે તમે મેણો છેડ્યા કરે શું ખબર પડે નહીં તેથી કેવું પડ્યું the world is the puzzle is શું કરે બધા પધર ઉભું થાય છે કોઈ કે એમને કોઈ ચાલતું નહીં કે ગીતમાં પધરો જે ઊભા કરે છે એમને તો કોઈ કહેતું જ નહીં કશું કોણ કે કેટલાક લોકોને ગમતું હોય બધું દરેકને પોતાને ગમતું હોય એવા સો બચે પાંચસો મળી આવે દરેક દરેક જે ધૂળ ઉડાવે તો એ પચાસ હોવા માણસ ભેગું થાય ના થાય આપડે કઈ આ ગુરુવાળા છે ગરાકી કેમ મળે છે કે બધાને આ દુનિયામાં બધાને ગરાકી મળે દરેક ને ગરાકી મળે ગુરુવાળા ના ગરાકી મળે તો બધો ભારે બદલ છે વસ્તુ અમાર છૂટું મહા મહા મુશ્કેલ છે તમારું ખાતરી થઈ ગઈ છે તું આમાં જુદો છું આ દેહમાં રોહિત છું અને તું દેવ જુદા છે માય હેન્ડ ઉપર થી વાત કરો ને રોહિત તો તારું નામ ને હે મારી મેં જે જોયું રોહિત એવું લખો અને આઈ એમ રોહિત તો નહીં હજુ તો આપવું જ પડે ને આપણે બધા રીતના બધા વ્યવહાર ચલાવવા માટે રિયલ સ્પીકિંગ નથી આ પૃથ્વી જેવી છે ને આપણે મારું હું ને મારું બે જુદી વસ્તુ હોય કે એક હોય બે વર્ડ તો સરખા જ છે ને મારું છે તેના કોણ કરતો સાથે તમને નહીં I am in house I am house I am in my house I am in the motor, my car, I am not car. Similarly, the fair and the experience within says that this is my house, my, You already said that. I'm not like No, I know. It's fine. Yeah, it's not, that's not the other thing. You cannot. I thought something there. Uh, that is to be understood, then after we realize that, that he wants to convey to us. આ તો ખાલી આપણને હમણાં શું તકલીફ પડે વર્ડમાં પર્ટિક્યુલર લેવલ તો direct direct all your mind part and I was realized that એટલું અને બધા ગંગાજીમાં નાય છે એ જાણે કે આટલું થઈ જશે એ આ શુલ્ક ફૂલને સમજે છે જગત ને સમજ્યું નથી તો સૂક્ષ્મ સમજ્યું હોત તો આ દશા ના હોય એક માણસે પચાસ હજાર રૂપિયા દાનમાં આપતો હતો એક માણસે કહ્યું આટલા બધા રૂપિયા આના ને લઈને હું તો આપું એવું શું જ નહીં તમને પ્રગ્રહ હશે એનું કોણ શું ફળ ભલે ભગવાન આમ તક નથી દીધા જતા એટલે એનું અહીં ફળ મળે ભાઈ આ શેઠે પચાસ હજાર રૂપિયા આપ્યા પચાસ હજાર રૂપિયા એનું અહીં ફળ મળી જાય કર્યું કર્યું કરવું તો ફળ બધું અહીં જ મળે તો કાલે રાતે બાર વાગ્યા સુધી બેઠા હતા એમનો ફૂલ અનુભવ કર્યો ફૂલ ચમત્કાર પ્રભુજી બહુ મોટી ભારે હતી કહ્યું તું એક આઠવા હતો પોતાની મારે પ્રાપ્તિ મારે ભક્તિ કરવાની છે પણ દાન આપ્યા એને જગતના લોકો શું કે આ અંદર ખાને એના શું વિચાર હોય કેમ કરીને આ ભેળું કરવું ના કેમ કરીને આ ભોગવી લઉં જો મારે હકડું ભોગવી લેવાની ઈચ્છા હોય કેવી હોય કેવી ઈચ્છા હોય અણહકનું પોતાના હકનું આ કયુગમાં અણહકનું પડાવી લેવાની બહુ ઈચ્છા કયુગ કેવી હોય કયુગમાં શી ઈચ્છા હોય અણહકનું કેમ પડાવી લેવું અણહકનું ભોગવી લેવામાં લોકો તૈયાર ત્યારે બધા દ્વાન કરતા હોય બધું આખો દાડો ઘરના જાતા દેખાતા હોય પણ નહીં છે તે વિચારતા ભેગું કરવું ક્યાંથી એ કરવું તમે કર્યું તો એ ભગવાન એ પૈસો તમે કરતા આખો દાડો ધર્મ કર્યા કરતો પૈસો એ પૈસો એ ભગવાન તમે કરતા એનું શું કારણ કે જે સ્થૂળ કર્મ છે આ બહાર જે દેખાય છે આધાર આધારમાં દેખાય છે એ બધા સ્થૂળ કર્મ છે શું છે એ સ્થૂળ કર્મનું ફળ અહીં અહીં જ મરી જાય છે લોકો આ કર્મ ને આ કર્મનો કર્મ માને છે ના આ કર્મ આ ફળ તો મરી જાય છે અને સૂક્ષ્મ કર્મ અંદર જે બંધાયેલું છે લોકોને ખબર નથી એ એનું જ ફળ આવતા બહુ મળે આજે કોઈ પણ ચોરી કરીને તો ચોરી એ શું કર્મ છે અંદર બરગા માર્યા કરતો એટલે આ જગત આજે આજે સ્થૂળ જે દેખાય છે સ્થૂળ આચાર એથી કઈ કામ લાગે નહીં સૂક્ષ્મ વિચાર શું છે સૂક્ષ્મ કર્મ શું છે એટલું જ ત્યાં કામ લાગે આ જગત આખું ગુરુ કર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું આ સાધુ સંન્યાસીઓ બધા આમ કરે તેમ કરે આમ કરે ત્યાગ કરે શું કરે અહીં સૂક્ષ્મ કર્મ કેવા છે એનો એ આવતા ભાવનો અહીંના અહીં અહીં જન્મરી જાય તમને સમજાયા મારા શું સમજાયું હું જે કહેવા જે અત્યારે જે કર્મ કરીએ છીએ એના ફળ મળી જાય છે બધી પ્રકારના આચાર જે આચાર છે એ બધા થોડું કર્મ એનું ફળ એનું અહીં જ મળી જાય મહી જે સૂક્ષ્મ કર્મ સુખકાર છે એનું જ ફળ અંદર મળે એટલે કોઈ દ્વાન આખો દાડો કરતો હોય ધર્માધારા પૈસા ખૂબા કરતો હોય પણ અંદર તો ક્યાંથી ભેગું કરી દઉં ને ક્યાંથી ભોગવી દઉં ને શું કરવું એ જ વિચારો ચાલતો હોય અમદાવાદમાં સૌથી વધારે અમદાવાદમાં એમ કે છે સૌથી સૌથી વધારે અમદાવાદમાં અમદાવાદમાં સૌથી વધારે ભિન્નતા આચાર વિચાર અંદર જુદો અને બહાર જુદો તપાસતા ખરું નિરાણે તમને સમજાયું શું કરે મહી શું છે એ જોવાનું મહી મહી વાળો ક્યાં કામ લાગશે મહી ચાર થાય છે અને આ જે આધાર જે વિચાર છે શું છે આધાર જેટલા બધા છે બધા વિસ્તારમાં જાય આખો બાધ્યાચાર